નંબર એકસો ત્રણ વન ઝીરો થ્રી દાદા દાદા બોલું અને નિજાતમાં જ મહેકે દાદા દાદા બોલું અને નિજાતમાં જ મહેકે દાદા દાદા બોલું અને નિજાતમાં જ મહેકે દાદા દાદા બોલું અને નિજાતમાં જ મહેકે અનંત પરદેશી આવરણો તૂટે આ અનંત પરદેશી આવરણ તૂટે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહેકે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહેકે નીર જળે સ્થૂળ મન પરમાણુ નિકાલી જ નીર સ્થૂળ મન परमाणु निज भाव अमन समृद्धि त्रिकाल अबाधि भाव अमन समृद्धि ત્રિકાળ અબાધિત સત્સંગ પ્રતિબોધે પ્રત્યેક સમયે સત્સંગ પ્રતિબોધે પ્રત્યેક સમયે રૂપાતીત સૌરભ હાજરીથી કે રૂપાતીત સૌરભ હાજરીથી બહે કે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહેકે દાદા દાદા બોલું અને નિજામાં જ મહેકે જેનું ઠર્યું અંતર બીજાને ઠારે જેનું ઠર્યું અંતર બીજાને ઠારે ચડે નહીં છાક તેઓ અને કોને તારે ચડે નહીં છાક તેઓ અને કોને તારે મોક્ષ સ્વરૂપ દાદા ખુમારી જો સહેજે મોક્ષ સ્વરૂપ દાદા ખુમારી જો સહેજે છેલ્લું જ્ઞાન અવતાર નાટકને સમજે છેલ્લું જ્ઞાન અવતાર નાટકને સમજે દાદા દાદા બોલું અને નિજાતમાં જ મહેકે દાદા દાદા બોલું અને નિજાતમાં જ મહેકે અનંત પરદેશી આવરણો તૂટે અનંત પર દેશી આવરણો તું દાદા દાદા બોલું અને નિજાતમાં જ મહેકે દાદા દાદા બોલું અને નિજાતમાં જ મહેકે દેવલોક ઝંખે છે સત્સંગ કાયમ દેવલોક ઝંખે છે સતસંગ કાયમ મનુષ્યોને ફૂરસદ હોય નહીં કાયમ મનુષ્યોને पूर सद હોય નહીં કાયમ બ્રહ્માંડ જ્ઞાની પોતે પરમાણુ ફેંકે બ્રહ્માંડ જ્ઞાની પોતે પરમાણુ ફેંકે વિલક્ષણ જિજ્ઞાસુ દાદાને ઓળખે વિલક્ષણ જિજ્ઞાસુ દાદાને ઓળખે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહેલ હેગે દાદા દાદા બોલું અને નિજાતમાં જમહેગે આંખોએ માનેલું નજદીક છેટે આંખોએ માનેલું નજદીક છેટે જ્ઞાની ઓળખાવે પછી જાઉં નહીં દૂરે જ્ઞાની ઓળખાવે પછી જાઉં નહીં દૂરે ભગ ભગવાન પોતે બેઠા મંદિર સીધે ભગવાન પોતે બેઠા મંદિર સીધે કાયમ સમાધિ છે જ્ઞાન સ્વરૂપે કાયમ સમાધિ છે જ્ઞાન સ્વરૂપે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહેકે દાદા દાદા બોલું અને અનંત પરદેશી આવરણો તૂટે અનંત પરદેશી આવરણો તૂટે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહેકે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહેકે પર કાયા પરવેશ વાંચેલું પૂર્વે પરકાય પરવેશ વાંચેલું પૂર્વે અહીંયા તો પ્રત્યક્ષ દાદા કવિ કલમે અહીંયા તો પ્રત્યક્ષ દાદા કવિ કલમે અચરજ દેખે તેથી નવનીત કહે છે અચરજ દેખે તેથી નવનીત કહે છે દાદા અચરજ દેખતે નવનીત કહે છે અચરજ દેખતે નવનીત કહે છે પહેલા કોણ સુણ તું તું ગાયક ની ટેટે પહેલા કોણ સુણ તું ગાયક ની ટેટે દાદા દાદા બોલું અને નિજાતમાં જ મહેકે દાદા દાદા બોલું અને अनंत परदेशी आवरणों टूटे दादा दादा बोलू अने निजात्मा ज महके दादा दादा बोलू अने निजात्मा ज महके ગમે ત્યાંથી ગાશું તોય દાદાજી પોખે ગમે ત્યાંથી ગાશું તોય દાદાજી પોખે ગમે ત્યારે ગાશું તોય દાદાજી પોખે ગમે ત્યાંથી પોસું તારે દાદાજ પોખે આપણા પદો જેવા સમો લાગે લેખે આપણા પદો લાગ્યા આપણા પદો જેવા સમો લાગે લેખે આપણા જ પદો ગમે તે ઉપદ ગાઓ ભાવના જ પહોંચે ગમે તે ઉપદ ગાઓ ભાવના જ પહોંચે ચિત્ત શુદ્ધકારી છે પ્રતિબોધ સન્મુખે છે દાદા દાદા બોલું અને નિજાતમાં જ મહેકે દાદા દાદા બોલું અને નિજાતમાં જ મહેકે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સાહેબ જય સચ્ચિદાનંદ કોણ કોણ બોલ્યું બોલો GJ six E H one zero zero nine Ford ગાડી છે જરા પાર્કિંગ વ્યવસ્થિત કરાવી આવજો પહેલાં પહેલું પેલા ગયા સુરતથી આવતા ટ્રાફિક નડ્યો નથી નહીં સવારમાં નથી નડતો લાગતો સવારમાં તો વન વે કરી નાખ્યું ને હવે કે છે એવું તમને નડે ટ્રાફિક હા ના ના તમારો ટ્રાફિક સંભાળે છે એટલે નહીં તો નહીં તો નડવો જ જોઈએ તમને એ તો બેઠા જ આમ આમ આમ કરે છે બધું નહીં તો નડે બેનો ડાહી હોય છે ને બધી પોલીસ પોલીસ બધું કરવું પડે છે પોલીસ ચાલો જય સચ્ચિદાનંદ કઈ ગઈ ગીતાબેન કાલે સત્સંગ કેમ નો થયો તમારો શું વાત કરે છે એક બે પોઈન્ટ તો કે કાલે બહેનોનો સત્સંગ હતો હવે કંઈ અમેરિકા ક્યારે બે ત્રણ દિવસ પછી જશે નહીં બે ચાર દિવસ છે હજુ પરાક્ષ અઠવાડિયું છે એટલે ત્યાર પહેલાં જતાં અમે સત્સંગ કરી લઈએ હવે બહુ એમને આનંદ આવશે હવે તો છ છ મહિના તો ખરા જ અમને મિનિમમ નહીં પ્રકાશભાઈ સિક્સ મંથ તો સાચા આપણા મગનભાઈ કેટલા મહિના તમે તમે બધા લોસ એન્જલ્સના દેવો અહીંયા આવો ને તો ભારતનું કલ્યાણ થાય શું વાત કરો છો મને અમારા મામાએ કહેલું પિસ્તાલીસમાં નાઇન્ટીન ફોર્ટી ફાઇવમાં ગયેલો ત્યાં સ્કૂલમાં આરસીએમજી હાઈસ્કૂલ ત્યારે આ અને તે વખતે સિફ મેટ્રિકમાં વાત થતી હતી લોસ એન્જેલિસ લોસ કે મને પૂછે લોસ એન્જલિસ ખબર છે તમને મેં કહું ના મને ખબર લોસ એન્જલિસ જ કશું તે વખત કે લોસ એન્જેલિસ એટલે દેવોને રહેવાની ભૂમિ એ લેટિન શબ્દ છે લોસ એન્જલિસ લેટિન શબ્દ છે આ એ તમે જાણતા હશો કદાચ એટલે મેં કહું શું વાગ્યો છે દીકરા છે બધા ત્યાં હા આરસીએમજી આરસીએમજી તમે આરસીએમજીમાં એ ખોટું નહીં બોલ જો નહીં તો મેં જોયા કેમ નહીં તમને <laughs> ડૉક્ટર ખરી વાત કરી હે eh? ત્રણ સ્ટાન્ડર્ડ તારે કયા પેલા આપણે શું નામ એમનું આપણા પ્રિન્સિપાલ સાહેબ નામ ભૂલી ગયો હું અને દેશપાંડે સાહેબ હેડમાસ્ટર હતા હેડમાસ્ટર ગોહિલ ને બધા જણા બહુ મજાના બહુ જૂનામાં જૂના ગુજરાતી ગુજરાતી બધા બહુ મજાની સ્કૂલ બે ગુજરાતી સ્કૂલો એક કેમ્પમાં હતી અને એક આ બે બે એટલે આવું છે તે વખતનું પૂના તો ગામડા અને ગામડું અને શહેરનું શહેર એટલી મજા આવતી સાયકલો જ ચાલે એકલી બધી કઈ શું બહુ જુદું હતું જય સચ્ચિદાનંદ જય લલિતજી તમે આવ્યા છો શું વાત કરો છો કંઈ બે વાત તો કરો એમને બોલવાનું આપો ચાલો તમારો અનુભવ કહો ચાલો સાહેબ બોલો ને હવે એટલે અનુભવ નિશબ્દ થઈ ગયો છે એમ કહો છો વાત સાચી છે અનુ નિશબ્દતા હોય તો જ અનુભવ કહેવાય પણ એ નિશબ્દને શબ્દમાં કેમનો લાવવો એક જ વસ્તુ કહું દાદાજી હા મોટેથી બોલ બધા સંભળાય કંઈ આવતું નથી કે છે પણ પછી આટલી વાત થઈ પછી કે છે કંઈક વસ્તુ કહું મેં કહું જરૂર કહો બોલો મોટેથી દાદાજી મોટેથી બોલ જે વ્યક્તિને જડતામાંથી લાવીને તમે ચેતનમાં મૂકી દો છો તેના હર પલ જાગતા પછી તો અનુભવ જ આવતા હોય છે દાદા અનુભવ અનુભવાયા જ કરે છે એમ જીવનમાં હાજી ક્યારનો તમારો અનુભવ છે આ દાદાજી અંબાલાલ દાદાની પાસે તો અમે એક પથ્થરની જેમ બેઠા હતા પથ્થરની જેમ એમને કેલિફોર્નિયામાં મગનભાઈ સાહેબ વસંતભાઈ સાહેબ જ્યારે ક્યાંક કોઈ પાર્કમાં નેશનલ પાર્ક કે એવા જવાનું થયું તો કે ઝૂ કશું હતું નહીં સાંડિયા કો ક્યાં હતું હે જેક્સનમાં જેક્સન મિસિસિપીમાં તેમાં હતા શું હતું એ પ્રસંગ કહો ચાલો મોટેથી બોલો બરાબર ખ્યાલ નથી દાદા એટલું ખ્યાલ છે કે સાંજે ગયા હતા બંધ થઈ ગયું હતું એ દિવસ નથી ખબર મને જો બસ વસંતભાઈ સાહેબ કહેશે અમેરિકામાં જેક્સન સિટીમાં જેક્સન મિસિસિપીમાં ઝૂમાં ગયા હતા મેં મિસિસિપી મિસિસિપી જેક્સનમાં હા તો લલિતભાઈ ને કહ્યું તું જ્યાં અને આગળ કઈ વ્યવસ્થા કર તો ઝૂ બંધ હતું તો ખોલાવ્યું અને લાયન્સ જે હતો તેને બહાર લાવીને જરાક સીન કરાવ્યો હતો <laughs> દાદા વચન પર કેવું કામ કરે છે જુઓ તું જા કંઈક શું શું શું કહ્યું તું બોલ દાદાજી મને જે સમજાય તે કહું દાદાજી ઝાડના નીચે બેઠા હતા ત્રીસ ચાલીસ મહાત્મા સાથે શાની નીચે વૃક્ષ નીચે વૃક્ષ અને અમે તે વખતે તો દાદા જે વસ્તુ વહાલું કંઈક હોય તો આપણે ગમે તેમ ત્યાં ભાગીએ અને વાલ તો કંઈ કારણથી હોય એ સુખ જે તે વખતે એટલું બધું એમના પાસેથી મળતું હતું અને એ ખાસ તો પ્રેમ દાદા તો એના લીધે આપણે ભાગીએ પણ ખ્યાલથી નથી ભાગતા દાદા અને તે વખતે એઓ ત્યાં બેઠા છે મહાત્માઓ હાથે તો એમ થાય કે ફટ દઈને તેમની પાસે જઈને બેસી ગઈએ અને એવો બેઠા હતા હું લેટ થયો હતો એટલે કાર પાર્ક કરીને તરત બહાર નીકળીને ઝાડ પાસે હું જાઉં છું અને દાદા મારા તરફ જોઈને અચાનક એક શબ્દ કીધો કે જા રોફ માર જા રોફ માર પણ મને દાદા રોફનો અર્થ હું નહીં જાણતો હતો કારણ કે તે વખતે ગુજરાતી નહીં જાણતો હતો બરાબર આજે એવું કંઈ જાણો છો એવું નહીં પણ રાઈટ છે રાઈટ છે ના અનુભવ કે છે આ બધો બોલો તો દાદા મેં કહો હા દાદાજી અને બસ ફરીને ચાલવા માંડ્યો અરે રોફનો શબ્દ એ કોઈ દિવસ સાંભળ્યો નથી પણ જેમ મારા કા તરફ જાઉં છું એટલે અંદરમાં એ મને દેખાડે છે તો એ મને દેખાડે છે જુદા જુદા વ્યૂ પોઈન્ટ્સ દેખાડે છે અને એ વ્યૂ પોઈન્ટ્સમાં શું છે કે ઝૂ બંધ છે બધા આટલા બધા મહાત્માઓ આવ્યા છે દાદાજી હાજર છે અને તને રોફ મારવાનું કીધું <laughs> હું સમજવા જેવી વાત તો કારમાં બેઠો હા કારમાં બેસી ગયો હા બરોબર છે અને જેમ જેમ જામ તેમ તેમ દાદા જ સૂજ આઘાત આપે છે તો રોફ મારવાનું એટલે ઝૂ બંધ છે એટલે <laughs> મગનભાઈ તો પછી પહેલા તો થયું કે આપણે ગુરુઓ જોઈએ ને હે આપણે ગુરુ વિના તો ના થાય ગુરુ ગુરુ વિના ના થાય કેમનું મરે એમ હા એ તારે હમણાં પાકવું હતું દિલમાં ના એ દેખાડતા જાય છે અરે દાદાજી મારથી તો એમ ના કહેવાય કે મારો ના ના તે વખત શું હતું એ બોલી નાખ હા તો જેમ પાસ થાઉં એટલે સામે દેખાયું કે એક ફાયર સ્ટેશન હતું તો એમને ગુરુ બનાયા અને કીધું કે ઝૂ હોય તો એનું કોઈ કેસ્ટોડિયન તો હોય તે બી દાદા જ દેખાડે છે અંદર તો એને કીધું કે ભાઈ કેસ્ટોડિયન ક્યાં હશે એની જગ્યા અનુભવ દાદા જ દેખાડે છે તને અનુભવ રોફ ને આવી રીતે લીધો તે દાદાજી રોફ એટલે ની આમાં કક્કો હોય તો પછી <laughs> કક્કો મારવાનો હોય કે હા તો એ દેખાડતા જાય ને લલિત ચાલતા જાય હા અને એની પાસે પૂછ્યું તો એમ કહે છે આટલે જ છીએ તો બસ એક આનંદ માને આનંદમાં ભાગતા જાય છે તો ડ્રાઇવિંગ હો બધું પચાસ ને આઠ માઇલે જાય છે બધું દેખાય ખરું હા તે ત્યાં પહોંચું છું તે કેસ્ટોડિયનના સાથે બસ વાત કરવાની શરૂ કરી અને બસ સામાન્ય જ રીતે એને શું બોલાયું તે ભાન નથી હા એ તો બરોબર અને તે માણસે ને આ દાદાનું જરાક કીધું ને એણે કીધું કે મેં કહ્યું કે દાદા આલો આ બધા આવ્યા છે તેમને તમે મેં જવા દેશો દેખાડશો હું પોતે પર્સનલી હું બધાને હું ટૂર આપું એમ કે એવું કહ્યું હાજી અને બંધ છે તો એમ કે હું તો ત્યાંથી એવો ભાગ્યો એવો ભાગ્યો એવો ભાગ્યો દાદા પાસે આવીને આ વાત કીધી હવે દાદા દાદા શું જોતા હશે ભગવાન પણ એના લીધે તો થયું આ બધું એટલે આમાં આમાં મારથી એમ નહીં કહેવાય કે આમાંનું કઈ વસ્તુ મારું છે કારણ કે અમે તો ત્યાં પ્રોસેસમાં હતા આ પ્રોસેસમાં તે વખતે તો દાદા આટલો બધો ડેડિકેટેડ હતો દાદાજી બે દાદા ભગવાન છે ને એક જન્મમાં મળવા એ જ આશ્ચર્ય છે પેલી પેલી અતિ પેલી ધોરાવાર વાળી પાછળ જો દેખાય છે તને દેખાય છે એ તે વખતે તે જગ્યાએ હતા કે નહીં ખબર નથી <laughs> તમે હતા કે મિસિસિપીમ થયું હતું જેક્સન વિલ હા આપણે રસ્તામાં આવે છે હા એ તેની વાત કરો એ તો તમારી બાજુ પેલી બાજુ આવ્યું અચ્છા સારું આ અનુભવ કે છે એ શું કહે છે રોફમાર રોફ શું કહ્યું રોફ શબ્દ રોફમાર રોફમાર આટલું પછી ગાર પાર કરીને દાદા જોડે વૃક્ષ નીચે બેઠા હતા બધા મહાત્માઓ હતા પાંચ પચાસ જે હશે તે અને બેઠા હતા અને આઈને દાદા બેઠા અને આઈને બેઠો એવું જ દાદાએ કહી દીધું હવે દાદા જાણતા હતા રવિવાર છે એવું જાણતા હતા હશે નહીં કહ્યું હશે તમે બધા એ નહીં હા પણ ક્લોઝ હતું સમર આખું જૂ બંધ હોય કોઈને એલાવ ના કરાય હવે આ વાત કરે ડ્રોપમાં ડ્રોપમાં સમજણ ના પડીએ ડ્રોપમાં શું એટલે પાછો એકદમ ઉઠ્યો થાય ઉઠીને કારમાં જાય પાછો પાર્ક કરેલી એમાં જઈને બે છે જુએ છે તો દાદા જ બધે દેખાય છે દાદા જ કર્યા કરે છે આ બધું બહુ સમજવા જેવી વાતો છે આ એટલી બધી સૂક્ષ્મતા છે આમાં જો સમજાય તો દાદાનું સ્વરૂપ તમને પકડાય આજે દાદાનું સ્વરૂપ પકડાય દાદાનું સ્વરૂપ એ મન વચન કાયાથી નથી ફિઝિકલ નથી પૌદગલિક નથી અને છતાંય એ કહે છે કે અમે કેવળ જ્ઞાનમાં નપાસ થયા છીએ પરીક્ષામાં બેઠા પણ પાસ ના થઈ શક્યા એટલે ચાર માર્કે ફેલ થયેલા હતા શું ચાર માર્કે ફેલ થયેલા હતા દાદા કેટલું ગજબનું કહે છે આજે અમને યોગેશ આનંદજી આ ઇસ્યુ આપી ગયા અક્રમ વિજ્ઞાનનો અમે જોયું તેમાં આ લીધું છે એમને નરેશભાઈ તમારી પાસે આવે છે આપણે નરેન્દ્રભાઈ હા જોજો હા બહુ ધ્યાનથી વાંચજો બધા સમજ્યા કે નહીં એક એક શબ્દ એક એક શબ્દ પાછળ એનું કેટલું ઊંડાણ છે જોજો તમે હમ ઉપયોગપૂર્વક એક એક શબ્દ ધીમે ધીમે વાંચ્યા કરજો હમ રામાયણો મહાભારતો આ જૈનોના શાસ્ત્રો બધું ઘણું બધું વાંચ્યું આપણે તો આ જોજો તમે હમ અદ્ભુત અંકો એક એક આવે છે એક પછી એક તે દાદા ભગવાનનો આખો લઘુત્તમ ભાવ પોતાના ગુરુત્તમ સ્વભાવે કરીને કેટલું આ ખુલ્લું થયું છે સ્વભાવથી જે ગુરુત્તમ છે એમનાથી કોઈ મોટું ના હોઈ શકે પણ પાછા સાથે કહે છે કે છતાં સિમંદર સ્વામી અમારા ઉપરી શું કહે છે અમારા ઉપરી એટલે આટલું ચાર ડિગ્રી ખૂટ્યું ખૂટ્યું ને પરીક્ષા નપાસ થયા ને ચાર માર્કથી એ પૂરા કરવા માટે અમારે એમને અંદરથી રાખવા જ પડે જોડે ને જોડે જ અનુસંધાન આ છે મોટું અમને ખ્યાલ છે કે અમે મધુ મોડી ગયેલા દાદા એમાં નટુ કાકા હતા આપણા તે વખતે અને બધા લગભગ ત્રણ ચાર ગાડીઓ ચંદ્રકાંતભાઈની ગાડીમાં પહેલાં દાદા જાય બધે એટલે એને તેમાં બનેલું અને બધું પણ તે વખતે બહુ જૂનું હા અત્યારનું છે એમાં કશું નહોતું જૂનું જ હતું આખું અને જૂના દરવાજાથી પસાર થઈને આવીએ ત્યાં પાણી બધું એનું બહુ સરસ હતું અને ત્યાં જૂની જે ધર્મશાળા હતી ત્યાં જ ઉતરેલા એમાંથી પછી દર્શન કરવા ગયા ઘંટાટકર મહાવીદેવના ત્યાંથી પછી મુનિ શ્રુવત સ્વામી છે દેરાસર છે શું અને ત્યાર પછી એમની પાસે બધા ચોવીસ તીર્થંકર ભગવંતોનું અને ઋષભદેવ ભગવાને મહાવીર ભગવાન સામ સામે અને ઋષભદેવ ભગવાનની સામે જ સિમંદર સ્વામી હરિહન પરમાત્મા પહેલી વખતે આ દ્વારેલું પહેલી વખત પછી મહાશા મહેસાણા પછી આવ્યું મહેસાણા સમજાયું તે અમે તે દ્રશ્ય જોઈને આફરી થઈ ગયા હતા નટુકા કાકા આફરીન થઈ ગયા હતા કે દાદા ઋષભદેવ ભગવાન અરે સિમંદર સ્વામી હો એટલે એમના દિલમાં હતું જ પણ જુઓ તે એ બધે આખા એમનો હાથ ફેરવી ફેરવી ફેરવી ફેરવી અને એમના ચરણોમાં માથું મૂકીને થોડોક રહ્યું બધું ઉપ એમ ફેરવ્યું હું તો ગજબનું હતું દ્રશ્ય બહુ જ ગજબનું હતું નટુ કાકા હતા પણ હવે અત્યારે મારી જોડે સાક્ષીમાં નથી કદાચ રસિકભાઈ ના હોય પણ તે વખતના ચંદ્રકાબેન ગાડીમાં હતા અત્યારે જે હતા મારી જોડે કોઈ છે નહીં પછી આ મહેસાણા આવ્યું તે વખતે થતું હતું એ અને પેલા સાગર મુનિ કે કયા આચાર્ય સાહેબ કૈલાસ કૈલાસ સાગર કેવું કરશે ના ના એ નહીં કૈલાસ મહેસાણીની વાત ચાલે છે તમે ક્યાં કહો આ બધું વાત ફરી જાય તો આપણે પાછી આવી જવું છે <laughs> શું કહ્યું કૈલાસ કૈલાસ સાગર એમનાથી એ થયેલું એમને નિષ્ઠાની છે અને પ્રતિષ્ઠા થઈ ગઈ હતી પણ કામ ચાલુ હતું મંદિર બધા દેરાસર મૂકાઈ ગયું હતું બધા માટે પણ આજુબાજુ બધા બહુ કામો ચાલતા હતા આ વસ્તુ પછી દાદા તો સાહેબ ઘણી વખત ગયા છે ત્યાં મહેસાણામાં તો અને પછી એક વખતે ત્યાં આ પ્રસંગ બન્યો કે સાંપ્રદાયિક દ્રષ્ટિ કે ભગવાનને મેં ઓળખ્યા છે તીર્થંકર ભગવાન અરિહંત ભગવાન વિતરા કૃષ અને એમની મારી ભજના છે પરંતુ ભજના છે મારી ભજના છે એ એટલું જ બની જાય છે એટલે દ્રષ્ટિ સાંપ્રદાયિક થઈ જાય છે સંપ્રદાય શબ્દ ખોટો નથી એ તો જ્યાં સુધી આ વિશ્વમાં શરીર સાથે આત્મા છે તે ત્યાગ પર્યાય સંયમ પર્યાયનો હોય કે સંસારીઓનો હોય બંનેનો સરખો છે ખ્યાલ આવ્યો બધાને બધાને સરખો છે પરંતુ સંસારીઓ આપણે બધા કહીએ કે સાધુ સંત કોઈ પણ આવે તેને આપણે આપણાથી માનીએ છીએ એટલે એમને પૂજ્ય ભાવે નમસ્કાર કરીએ છીએ એ તો બને જ છે એ તો રહેવાનું જ એવું નહીં હોય તો સંસારની શું સ્થિતિ હોત કહો એ ના હોત તો આજે સંસારની સ્થિતિ આજે કળિયુગ છે આટલો બધો તો પણ એટલે આ વાત છે એટલે એ ત્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલે છે અને આજે બધું આ ચોગદમ વાતાવરણ જોઈએ છીએ આપણે કે એમાં પણ આટલા આકરા શબ્દો દાદા ભગવાન થકી નીકળ્યા તે કોઈને દુઃખ પહોંચાડવા માટે નહોતા પણ આ ભારતની સ્થિતિ છે આખો મોટો દેશ છે આટલું બધું છે બુદ્ધિ બધું જ છે કશું પરદેશમાં બધું અહીંયા છે પણ શું કશાયોના ભારમાં એટલું ડબાઈ ગયું કરે શું કશાયોના ભારમાં એટલે સાંપ્રદાયિક દ્રષ્ટિમાં બધા જ ધર્મોમાં આ વસ્તુ બની જાય છે અને એમાં દાદા ભગવાન કે છે વેપારમાં ધર્મ જોઈએ ધર્મમાં વેપાર ના જોઈએ આ કેટલા શબ્દો તો આમ સિમ્પલ દેખાય છે પણ આકરા લાગે કોઈ વાંચે ને સાંભળે તો કિરીટ બોલો ને સાચું કોને આવે દિલથી હા બોલ અભી આપો બોલવાનું આ સાયન્ટિસ્ટ છે સાહેબ તમારે એમાં કામ લાગે પણ તમને બોલાવતા નથી ને એમને મેં કહ્યું ખરેખર સાચું કહું છું ચાલ બોલ બોલને આવે કિરીટ કિરીટ શું પૂછ્યું મને એમને પરમિશન આપી છે એટલે આજે સવારમાં એક સેન્ટેન્સ મોટેથી આજે સવારે એક સેન્ટેન્સ વાંચ્યું આજે સવારે એમને એક વાક્ય વાંચવામાં આવ્યું એટલે દરરોજ સવારે વાંચતો છું અક્રમ વિજ્ઞાન બીજું કાંઈ એમાં પ્રજ્ઞાશક્તિ એ આત્માની સેક્રેટરી છે પ્રજ્ઞાશક્તિ એ આત્માની સેક્રેટરી છે એ એમને અક્રમ વિજ્ઞાનમાં વાંચવામાં આવ્યું પછી એકદમ એકદમ એની ઉપર ટેન્શન ગયું હા વિચાર આવવા લાગ્યો કે સેક્રેટરી શબ્દ કેમ વાપર્યો દાદા જરા આપ પ્રજ્ઞાને આપે પહેલાં ખબર છે ઘણા વર્ષો થયા કે સારા એવા સારા એવા વર્ષો હ્યુસ્ટનમાં પેલા અમારા ભાદરણવાળા હતા એને ત્યાં સત્સંગમાં હતા રમેશભાઈ રમેશભાઈ રમેશભાઈ હા ત્યારે આ ચૌદ લોકના નાથ દાદાના એમનો પ્રશ્ન હતો ત્યારે જે સત્સંગ નીકળ્યો તમને હજુ ખ્યાલ હશે થોડો ખ્યાલ બધા સાયન્ટિસ્ટ છે પાકા ખ્યાલ હશે પણ તમે કહો અત્યારે ફરતી કોને એક વાગી ગયેલી રાખો ફરતી એમને એને કેમ નહીં વાગે <laughs> સિદ્ધાંત આપે ફેર ના થાય એક શબ્દ નીકળ્યો પછી એનો શબ્દ ફરતી ના નીકળી શકે હમ પેલી મીનાબેન કે છે કે સાત વર્ષના છોકરાને એની કાકી ને તારી એનો દીકરો શું નામ બોલ ને એટલે એને બોલવાનું આપો મોટું બોલવાનું આપો જ્યાં પહોંચાડો તો બોલ જલ્દી મોટેથી બોલજે હા કે બધા સંભળાયું સાંભળજો બધા બહુ સમજવા જેવી વાત છે નિલેશ દાદાજી નિલેશ નામે એનું તે વખત ઉંમર કેટલી હતી સાત આઠ વર્ષ કયું વર્ષ પ્રોબેબલી અબાઉટ હા 85 85 ચાલો ને આપણે લઈએ ને આપણે સાંભળજો હા ભાઈ આપણે શું કહ્યું પેલો લલિત સાંભળજે એટી ફાઈવ કદાચ તમે બધા હશો ખબર નહીં મને એ તો મગન કાકા તો હોવા જ જોઈએ બોલો નિલેશે દાદાજીને પૂછ્યું નિલેશે દાદાજીને પૂછ્યું કે દાદાજી આ આ બધાના મોડા કેમ સરખા નથી આ બધા બેઠા હતા જે કંઈ કેટલા હતા લગભગ અંદાજ અંદાજે યાદ નહીં એપ્રોક્સિમેટ પાંચ સાત આઠ પાંચ સાત એટલે ઘરના જ હતા એમ કહું એટલે એવી રીતે ત્યાં બધી સેવા બહુ થતી હતી ને બધી એટલે એ રીતે પૂછ્યું કે દાદાજી આ બધાને મોડા સરખા કેમ નથી નરેન્દ્રભાઈ સાંભળજો ચાલો બોલો દાદાજીએ એમને કીધું કે બધાના મોડા સરખા હોય તો તું તારી માને કઈ ઓળખી શકે દાદાજીએ કીધું કે જો બધાના મોડા સરખા હોત તો તારી માને કેવી રીતે ઓળખી શકો આ વાત એકદમ જવાબ જો નીકળે છે સ્પોન્ટેનિયસ શું વાત નીકળે છે અને આપણું જ્ઞાન આપણી પાસે દ્રષ્ટિ મળી છે તે આ જ છે અને દ્રષ્ટિ તમને આવું કરી શકે છે પણ આપણી વ્યવહારની દ્રષ્ટિ આપણે વ્યવહારથી રાખવા નથી દેતી એ દ્રષ્ટિનો વાંક છે ને કે આપણો હે આપણો કઈ થઈએ આપણે તો શુદ્ધાત્મા થઈ ગયા હે એટલે પછી આગળ શું કહ્યું બોલો એટલે પછી ધીમે રહીને દાદા બોલ્યા કે you cannot occupy the same space at the same time you cannot occupy the same space at the same time કારણ કે છોકરો ગુજરાતી જાણતો નહોતો ત્યાંનો છોકરો જન્મેલો મોટો થયેલો બધું એટલે ઇંગ્લિશમાં આ વસ્તુ નીકળી કુદરતી જુઓ આ ટાઈમ અને સ્પેસ આઇન્સ્ટાઈન સાહેબને બધા મોટા મોટા સાહેબોનું આખું વિજ્ઞાન મુકાઈ ગયું ટાઈમ ટાઈમનો સ્પેસ જીવતું શરીર હોય તો એને પહોંચે ને લાઈટ એનર્જી આ જીવતું શરીર હોય તો એને પહોંચે બીજું કોઈ પહોંચશે ના એવું નહીં આટલી સીધી સીધી વાત લોકો ના સમજી શકે અમારે સાહેબને કહીને કિરીટ કમ આઉટ બહાર નીકળો ને જરાક બધાને આપો સામાન્ય માણસ સાદો માણસ સમજી શકે એવું આપો આપશો કે નહીં વિચાર છે કંઈ વિચાર પણ કરતા રહે છે પણ જલ્દી આવતા હે તમે બંને આવવાનું બંને જવું પડે હમ એટલે દાદા ભગવાનનું સ્વરૂપ લલિતભાઈનો અનુભવ થયો આ તમે સાંભળ્યું એમનું હમ એ આવા તો એટલા બધા પ્રસંગો છે કે આ કાળમાં જે હાજર હતા એ જાણે છે પરંતુ એકદમ ચમત્કાર જ લાગે એકદમ ચમત્કાર બધા મહાત્માઓ નથી નહીં જેને જેણે ભાગ છે દરેક અનુભવ્યા છે કોઈને કોઈ પ્રસંગે તો અનુભવ્યા છે ચોક્કસ અને મોટા મોટો ચમત્કાર શું છે તો કે એક કલાકમાં આખો અહંકારને મમતાને ઉડાડવો જેવું તેવું છે હવે એકલું ઉડાડે ચાલે નહીં પાછું હા બહુ મુશ્કેલ પડી જાય એટલે પાછું જીવવા માટે કે ના પણ એટલે રોંગ બિલીફમાંથી રાઈટ બિલીફમાં બેસાડે આ છે આ શબ્દો નથી સાદા સાદા શબ્દો નથી એને મન વચન કાયાનું એટલું એનું સામર્થ્ય સામર્થ્ય એટલે શરીરનું સામર્થ્ય ના હોય કોઈ દિવસે શરીરનું સામર્થ્ય ના હોય શરીર જેમ જેમ લઘુ થતું જતું જાય તેમ તેમ અંદરનો પ્રકાશ ખુલ્લો થતો જતો જાય અને તેમ એ અંદરનું સામર્થ્ય એમનું એમને રોફ શબ્દો ના વાપર્યો લલિતભાઈએ રોફ શબ્દ ના વાપર્યો એ શાના પર વાપર્યો દાદા કે આવ્યો કે બેઠો ને બિચારો રોફ પાછો ગાડી જઈને વિચાર કર્યા કરે છે ગાડીમાં જઈને હોય જુઓ અને એને દાદા જ દેખાય બીજું ના દેખાય અમારા ચંદ્રકાંતભાઈ આપણા ભાવિતનકર સાહેબ હતા સરસ સરસના વર્ષોમાં એમને બાસઠમાં જ્ઞાન મળ્યું શરૂ શરૂમાં વર્ષોમાં ત્યારે એમને એમની રીતનું અને કનુભાઈને એમની રીતનું બેને તો એવા ફાટકો મારેલો ગજબનો તો ફરી ઊભા જ ના થઈ શકે બહુ મોટો ફટકો સમજાયું ને અમને ત્રેસઠમાં એમના પછી સાત આઠ મહિના હશે કે દસ મહિના હશે ખબર નથી એમનું કંઈક એપ્રિલમાં હતું ના એ જે હશે તે અને અમારે ફેબ્રુઆરીમાં એમના પછી સમજાયું એ એમને એક મોટો ફટકો વાગી ગયો પણ એ બહુ બહુ શક્તિ હતી બહુ સારી શક્તિ હતી એમની કુદરતી બહુ સારું લઈને આવેલા અને દાદા ભગવાનના કુટુંબના દાદાના કાકાના દીકરા પાછા એટલે દાદા તો થયા જ એમને ત્યાં અલકાપુરમાં એમનો બગલો છે ત્યાં બધા ભેગા રહેતા હતા અને એમનું પહેલાં મારે એમનો રૂમ ને બધું હતું અને દાદાનું જ્ઞાન પછી એ થયું ને એટલે એમના પિતાજી માદા હતા એટલે હોસ્પિટલમાં જાય મણિભાઈ સર્જન હતા ત્યાં અને પિતાજીના સુખ માટે બહુ છેલ્લી વેદના બહુ હતી એટલે શ્રીમદનું પુસ્તક વાંચે શ્રીમદના પુસ્તક એટલે એમને શાંતિ રહે એમ એ આ બધું કરે અને શ્રીમદ નહોતું એમને એનું કારણ શું છે કે કેલિફોર્નિયામાં શાંતિભાઈ સાહેબ હતા તે લઘુરાજ સ્વામી અરે બ્રહ્મચારીજી હતા બ્રહ્મચારીજી અને બ્રહ્મચારીના બહુ સાનિધ્યમાં હતા એ બ્રહ્મચારીજી વિશે એમને પ્રજ્ઞાઉબોધમાં એટલું સુંદર લખેલું છે આખું પ્રસ્તાવના લખી છે ને આખી બહુ સરસ આપી છે શાંતિભાઈ એ કાવી કાણીસા સા કહેવાના કસાકના મને યાદ નથી અત્યારે ગામ અને ચંદ્રકાંતભાઈને ત્યાં નારના ચતુરભાઈ સાહેબ આવતા હતા એમના ધર્મપત્ની એમનું નામ એ સવિતાબા એ સવિતાબાએ એમને સાચવેલા તે બહેરા શાંતિભાઈ બહેરા તરીકે ઓળખાય અગાસમાં બહુ એ હતા બહુ એનું એ હતું બધું ભણેલા બધું પણ સંભળાતું નહોતું એ કેલિફોર્નિયામાં છે દાદા પાસે આવેલા તમને લોકોને ખ્યાલ નહીં હોય અમે તો કોઈ જગ્યાએ હાજર નથી રહ્યા તમારા દાદાના કંઈક પાંચેક વર્ષમાં હતા તમારી જોડે હતા નહીં આ વાતો એક આવે ને અમારી અમારે આખું પિક્ચર આવી જાય તમે મોડા બધા જોવાના ના હોય મારી પાસે વસંત સમજ્યા ના જોવાનો હોય ઇઠ્યાસીમાં મેં આવ્યા તમે મને કહું કેટલું ખુશ થઈ ગયા હતા હોય તો યાદ છે કે અને છ સાત જ જણ બેઠા હતા બધું જ ખબર છે નહીં પિક્ચર યાદ આવી જાય છે આવે આવે ચોખ્ખા થયા છો બધું દેખાય એના માટે શું આપણે પાછળ જઈએ છીએ ના આપણે અહીંયા જ રહીએ છીએ એને વર્તમાનતા કહેવાય એને વર્તમાનતા કહેવાય કે હું કનુભાઈ છું અને હું શુદ્ધાત્મા છું બે એને એની જગ્યાએ રહ્યા કરે એવું કેમ ના રહે કેમ ના રહે તો કે કેમ ના રહે એવું આપણે આપણને પૂછવાનું છે ડૉક્ટર સાહેબ એવું નહીં પણ આ તો ગુસપુસ કર્યા કરી આ ગુસપુસ એ કઈ જાતનું બધું સુરેશભાઈ તમને શું લાગે છે પોતે પોતાની જોડે વાતો કરવાની ગુસપુસ કરવાનું મહાત્મા જેવા મહાત્મા થઈને કોઈ પણ વ્યવહાર હોય હું તો કહું છું જો વ્યવહાર કોઈ પણ પ્રકારનો વ્યવહાર આપણને આવું કરાવે તો આપણી હાલત શું પછી જેમની જવાબદારી સ્વીકારાઈ છે અને જે આધીન થયેલા છે એ પોતાને આધીન થાય ત્યારે શું દશા થાય મિનેશાનંદ સ્વામીજી કહો તમે એમને આપો સાહેબને એમનો અવાજ એ બહુ મને ખખડીને કરે છે બરોબરનો દાદાને આધીન થયા એ પછી પોતે પોતાના આધીન થવા જાય તો શું થાય કોને જલ્દી મોટું ના થઈ શકે કેમ ના થાય થાય થવાનું મન થઈ જાય તો શું કરું દાદા જ કામ કરતા હોય ત્યાં દાદા કામ કરે એટલે પેલો બુદ્ધિ ઉછાળા મારે ખરી પણ પેલો ચલણ ચાલે નહીં દાદા કામ કરે ના પણ એ પેલું બુદ્ધિ ઉછાળા થઈ ગયો ને આધીન થોડોક એનું શું એ ત્યાં દાદાએ કર્યું ના એ નહીં તો પછી એ એની વાત થાય છે પેલો સ્વચ્છંદનો ભાગ ઊભો થવા જાય ખરો સાનો સ્વચ્છંદ જ કહેવાય ને સ્વને છંદ તો બીજો શું કહેવાય છંદ એટલે શું દાદાએ કહ્યું છે કે રિયલ પોઈન્ટથી હું મિનિસ્ટ છું પરંતુ આ બધા કહે છે બધા એક એક જ છે વાત રિલે પોઈન્ટ આજ્ઞા આપી છે છતાં આ દાદાને આને આમ સમજાય પણ મને આ આમ વાત સમજાય છે કે છે આવું એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ એક કરતાં અનેક હોઈ શકે મિનેશ આનંદજી બોલો એના જ ભાગ થયા હે રિલેટિવના જ ભાગ થયા ના ના હું શું કહું છું કે બાય રિલેટિવ ઉપરનું મિનેશ આનંદજી છું બરાબર તે વખતે મિનેશ જ હતા ને બરાબર તોફાની હતા તોફાની હતા પાછા તોફાની બારકસ પાકો બારકસ મામા બરવાખોર કાકા આયા છે મોટા કાકા નથી અચ્છા એટલે આ આજ્ઞા ધર્મ બહુ મજાનો છે મહાત્માએ મહાત્માએ અને વડીલોએ તો ખાસ સમજવું પડે નહીં તો દાદાનું શરમ અમુક કેવું થઈ જાય આપણાથી દાદાએ પોતાના વચન બળથી જે આજ્ઞા આપી છે અમારાથી આજ્ઞા અપાઈએ તમે એમ ના કહેશે કે મેં આપીશ મારે બોલાય જ નહીં એવું પણ તમે બધા સમજો ને બધાને શરીર છે એટલે કેવું પડે કનુભાઈ સાહેબને આપને મળી મને સમજાય છે અને આજ્ઞાએ એવું કંઈ મનમાં ફા તેમ બધું ગમે તેમ આપી શકે એવું છે ને જવાબદારી સ્વીકારાય છે એમાં હવે જવાબદારી સ્વીકારે છે લોકો તો અત્યારે એમ કે મારે અત્યારે જ જવું છે શું કરો તો સાની જવાબદારી તમે લીધી આવું ને કે આ કહેતી હતી ને પેલી ગાડી સમજણ પડે છે બોલ નહીં જવાબદારી સ્વીકારશે મતલબ શું થયો કે તમે જવાબદાર બન્યા શું કહ્યું મિનેશ બોલ ને તમે જવાબદાર બન્યા તમે મને સમજાવો ને દાદાને દાદાએ જવાબદારી સ્વીકારી પછી શું થયું તો એ વખત તમે કશું સમજાયું નતું એ તો કહે છે એમ પ્રેમ જ ખેંચતો હતો શું સમર્પણ નાની ઉંમરમાં કેટલી ઉંમર હતી તમારી સોળ વર્ષ એ શું બોલે સાચી વાત સોળ વર્ષે કુદમ કુદી કરનાર આમ તો સોલે ના ગણાય હે સોલથી ઓછી જ હતી મામા સારી વાત છે પણ એ તો સાહેબ એમના તો ગયા છે બધા મામા સંભળાય છે ને સંભળાય એટલે આજ્ઞા ધર્મ એ જ દાદા ભગવાનનું સ્વરૂપ છે એ જ કારણ કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે અને કારણ વગર કાર્ય ઉદ્ભવતું નથી પરિણમતું નથી અને આજના વર્તમાન જીવનમાં પાછળના કારણોનું કાર્ય આજ શરીરથી સેવાઈ રહેલા છે મન વચનને કાયાથી અને તે માતાનું બાળક હોય પતિ પત્નીનો સંબંધ હોય કોઈ પણ હોય એમાં કોઈ એકબીજામાં પેસી શકું નથી છતાંય ગૂંચણી કેવી છે જોયા કરો આ આંખોની બારીઓ આ કાન એ બે મુખ્ય અને પેલી હરવરાટ એના એના સ્વભાવથી હરવડતી નથી એ કોઈ ના હલાવે તો હાલી જાય છે જ્યોતિબેન સાચી વાત છે ના સાચું કે આવે તમે મંજૂર રાખો છો એની વાતને ના વાત સમજવા જેવી છે બહુ સમજવા જેવી છે હા એટલે દાદાએ આપણે એમાં ગાંભીર્ય આ પ્રકારનું દાદાએ મૂક્યું ત્યાં પછી બધા મહાત્માઓ ખીલ્યું છે અમે જોઈ શકીએ છીએ જોઈ શકીએ જેને સત્સંગને સત્સંગની સભા ભરાય ત્યાં તમે જોજો આપતા પુત્રો સત્સંગ કરતા ત્યાં પણ જોજો બધે કોઈ પણ ગાય આ દરેકના અનુભવ થાય છે આ થાય છે કે નહીં તમે ગમે તે બધો ફરો છો બધાને થાય તો આ જ લફત સમજવાની છે પણ દાદા કહે છે ને મારી જોડે મારીમાં રહ્યો ને ત્યાં સુધી તને કશું કોઈ કરી શકે મા આ બધું બાજુ રહે ત્યાં બહાર જ રહે અને દાદા કહે મામાની પૂરમાં બે હતા હતા કે ઓટલાની નીચે જ બહાર એટલા પૂરમાં ફર્યા કરતી હોય મામાની પૂરમાં ફર્યા કરતી હોય પણ અહીંયા આયા મારી ત્યાં પછી કોઈ કશું ના અને પછી ગઈ મારો ઓટલો ઉતર્યા ને એટલે પછી પેલી તો ફરતી જ હોય એટલે એમાં ઝડપાયા વગર રહે નહીં એ શું કહ્યું ઝડપાયા વગર ના રહે શું કરો ત્યારે દાદા કે પછી દાદા કહે તમને બહુ મન થાય મારી આગળ બેસી રહેવાનું પણ <laughs> તમારે બેસી રહેવાશે <laughs> આવું હોય તો તો છોડાય જ નહીં એ તો પેલો જમાનો ગયો દ્વાપરયુગ ગયો એવું કંઈથી શરીરો હોય લોકોના અને એમનો વ્યવહાર કેવી રીતે હોઈ શકે અને એવો વ્યવહાર ક્યારે હોય કે સગા સંબંધીઓ ના હોય તો જ હોય ને કે સગા સંબંધીઓ સાથે હોય સુરેશ બોલો ને મને સમજ નથી પડતી એટલે પૂછું એટલે બેહી રહ્યો ના બેહી રહેવાય નહીં લે એવું છે પણ તમે તો હરીશભાઈને ખેંચતા નથી કશું નક્કી તમે સમજાવો નક્કી પણ એના પર વાત કરીએ નક્કી પણ દાદાજી એટી ટુમાં ગુરુ પૂર્ણિમા જ્યારે ન્યૂ જર્સીમાં ઉજવાય eighty two first time first time તો દાદાજીએ કહ્યું કે તો પહેલા વહેલું જ હતું એ તો હા જે રીતે અમેરિકા ઉતર્યા ત્યાંની વાત કરો ત્યાંની બરોબર છે તો આપણે રણછોડભાઈ સાહેબ હતા રણછોડભાઈ હતા ને ચુનીભાઈ એમના તો દાદાએ દાદાજી એમ કહ્યું કે તમે દરેકને કહો કે દાદાને મળતા પહેલાં તમે શું હતા અને આજે શું અંદર પરિણામ પામ્યું છે એટલે શું અંદર ચેન્જ લાગ્યો છે પહેલી વખત આવ્યા પહેલી વખત દાદા એટલે ત્યાં જેટલા દસે થોડા મળ્યું હશે તમે હતા એમાંના એક હા એવું ને હા ભુલાભાઈ ત્યાં આપણા હસુભાઈ ત્યાં પણ એ બધા ઇન્ડિયામાં મળ્યું હોય ને પહેલી વખત જ આવ્યા હતા ના એટલે ત્યાં જ્ઞાન મળ્યું એટલે ન્યૂજર્સીમાં અમેરિકામાં અમેરિકામાં પહેલી વખત ઘણું જ્ઞાન ઘણી જગ્યા અપાઈ ગયું જ્ઞાન ઘણી જગ્યાએ ન્યૂ જર્સીનું તમે કહો છો હા પણ ન્યૂ જર્સીમાં ભેગા થયા હતા બધા ગુરુ પૂર્ણિમા વખતે અચ્છા મળતા પહેલા શું હતું ને આજે શું પરિણામ જરા બોલો કેટલો સમય એમાં ટાઈમ નહોતો ગયો પણ સારી વાત છે તો મિનિટ બોલવાનું બધાને કહો એમ કે હા તો મારો વારો આવ્યો ત્યારે દાદાજી લગભગ બાર થી ચૌદ કલાકની અમારે રોજ મહેનત હતી વખતે હતું પણ નક્કી એમ કે શૈલેષ ત્યારે નાઇન્થ ગ્રેડમાં હતો તો એમ થયું કે ગ્રેજ્યુએટ થાય પછી આપણને રિલીઝ મળે દાદાની પાછળ ફરવા માટે બધા નક્કી એ કર્યું કે શૈલેષ જેવો પતે એનું ભણવાનું પતે તો દાદાની પાછળ છ મહિના માળે કાઢવા છે એવું અંદરથી તમને અંદરથી અને બોલ્યો તો દાદા જ્યારે દાદા એટી ફોરમાં ત્યારથી છ મહિના ચાલુ થઈ ગયા દાદાજી એટલે નક્કી પણ એ મેઇન છે દાદાજી રહેવામાં પણ એ તો અમે તમામ જોયેલું એટલે તો દાદાએ કહ્યું કે વસંતજીરો બેસી રહેજો એટલે દાદાએ કહેલું તમને ખબર અનુભવ છે તમારો કોને બોલો ને કેટલો અનુભવ છે બોલો <laughs> એ તમારા એના તો અમે તમારી પાસે બેઠા છીએ આટલું અમે ક્યાં તમને ઓળખતા હતા ને જાણતા હતા અમના પપ્પાજીને જાણીએ એમના ભાઈને જાણીએ રમેશ સાહેબ રમેશભાઈ સાહેબ તમારા તમારા બોસ બોસ હતા કે એમના શાળાજી અને એમના પપ્પાજી તમે લોકો હતા નહીં તે વખતે સમજાયું આ એમના માણેક વિલા <laughs> બધું એટલે આજે તમે કહ્યું નક્કી તે પણ તમે નક્કી એટલે શું હું શુદ્ધાત્મા છું નક્કી દાદાએ કરી આપ્યું કે આપણે કર્યું બોલો ને નક્કીનો અર્થ એટલે બોલો ને ભાઈ મિનેશભાઈ પછી આવો કોઈ ફેરફાર થાય જ નહીં ના એમ બોલ નક્કી એટલે હું હમણાં મને નક્કી ન સમજો નક્કી શું કરવું નિશ્ચયને નક્કી કહો છો કે નક્કીને નિશ્ચય કહો છો નિશ્ચય થઈ ગયો સો ટકા નિશ્ચય થઈ ગયો એટલે નક્કી થઈ ગયો પાકું કેવું પથ્થરની લકીર જેવું મેરુ પર્વત જેવું અચ્છા ચાલ નક્કી થયું તે હું શુદ્ધાત્મા છું નક્કી થઈ ગયું ને પછી રહ્યું શું બાકી જો પાછા તે કહે છે ને બબે મિનિટ બોલવાનું કહ્યું તો પણ કહેતા ને કેટલા બધા બોલ્યા હતા હે અને દાદા અહીંયા હાજર શેખ શેખ સુધી આજ વાત કરી તમે તમારા અનુભવ બોલો તમને જેમ ફાય તે ગમે તે ભાષા જવા નહીં કરવા દઉં તો તમારું મહાત્મા પણ અરસ પરસનું સચવાશે નહીં તો નહીં સચવી શકાય અનુભવ બોલો અને અનુભવને તમારા વ્યવહારમાં જે કોઈ આવતું હોય એને એ અનુભવમાં મૂકો તો તકાશે અને જો તમે તમારી રીતે મૂકવા ગયા ને તો પછી આમ તો આપણે માનીએ છીએ કે આ કળિયુગ છે ને બધું બહાર છે કંઈક અજ્ઞાનીને એમ કહીએ છીએ ના ના બહુ પાકા છે બધા કારણ કે સંસારના બધા મૂળિયા બહુ મજબૂત છે એમના વાત સમજો હરીશ બહાર જવું હોય કુંડારાની તો બહાર બધાને વાત કરવી પડે મગજ એવું નહીં કોઈ પણ માણસ આવે હું તો કહું છું ખ્યાલ આવે છે અમે અમેરિક મહાત્મા મળ્યા એમને બહુ ભાવ આ બધો કે દાદા દાદાનું બધાને સમજાય તો મેં કહું બરાબર છે એક હું તમને પૂછું કે તમને મેક્સિકન મળ્યો અમેરિકાની જ વાત છે આ તો મેક્સિકન મળ્યો તે તમે એને મેક્સિકન તો ખરા કે નહીં અને તમને કંઈક એને વાત કરી વાત કરવાની એને બહુ ગમી કામ કહો કોકો તો એને કહ જાઓ તમે તો તમે એને મેક્સિકન જે વાત કરશો તો એ મેક્સિકન તમે છો અને મેક્સિકનને વાત કરે છે એવું થઈ શકશે થઈ શકશે તમારાથી મારી વાત સમજાય તમને કે ના સમજાય બચ્ચું કંઈ પણ પૂછે તો જો સાત વર્ષનાનું અનુભવ ના કર્યું જોઈએ દાદા કેટલા એ લઘુત્તમ ભા સિવાય બીજું છે કશું એમને કયું શાસ્ત્રનો શબ્દ આવ્યો આમાં બોલો આ વાત છે તો આટલી સુંદર વાત છે એ દાદા ત્યાં સુધી કહ્યું છે આપતા પુત્રોને વડીલ કે જેને કામ આવ્યું હોય તે કે અમારા શબ્દોને હલાયા વગર એ રીતે જો નીકળશે ને તોય લોકો ખુશ થઈ છે જાઓ અનુભવની વાત બાજુ રાખો કે છે નવીન સોરી હા નવીનભાઈ સાહેબ અરે મોટા સાહેબ છે આ તો કેટલી મોટી કંપનીમાં કામ કરે ગોલ્ડ મેલાઈશ અમારો દાદા ખુશ એમની ઉપર તો એટલે આપણે આજે ગપ્પા જ મારીએ નહીં એવું બધું એટલે ભાઈ શું કે લાગે બધા એને કોઈ બોલો ને પાછળથી કોઈ બોલતું જ નથી ગપ્પા જેવું લાગે છે મામા હા આ તો આપણે એકબીજાને સમજી લઈએ એટલા માટે છે મહાત્મા છે તો મહાત્માને નહીં સમજાય બીજા કોને સમજશે અને મહાત્માને સમજશે તો બહાર બધે જશે ને તો એને સરખી રીતે કહેવાશે ત્યાં મહાત્મા શબ્દ નહીં વપરાય અને અંદર હશે નહીં પછી બહાર હશે એવી રીતે એની જોડે વાત કરે નહીં તો એને પહોંચે કેમ નહીં તમારી વાતો ના સમજાય બધા સમજે આટલી બધી પ્રગતિ કરી છે પછી આજ્ઞા ધર્મ આજ્ઞા એ જ ધર્મ શું કહ્યું એટલે આજ્ઞા ધર્મ કહ્યું પણ આજ્ઞા ધર્મ ક્યારે કે આજ્ઞા એ તપ શું કહ્યું હા એ આજ્ઞા તપ સ્વરૂપે જ્યાં સુધી સોનું અગ્નિમાં શુદ્ધ નથી થતું ત્યાં સુધી નીકળતું નથી એવી રીતે એમાંથી આવવું જોઈએ છે એટલે એને તપ અગ્નિ કહે છે એ તપ અગ્નિ શરીર વગર જીવતા શરીરમાં થાય કે જીવતા ના હોય એમાં થાય તો જીવતા શરીરની કિંમત જ નહીં અરુણાબેન હં પણ હવે કેવી રીતે એને પેટાવવો કે છે લે અગ્નિને પેટાવો તપનો અગ્નિ આપણે પ્રગટ કરવો અંદર પેટાવો કેવી રીતે બસ હરીશભાઈ અગ્નિ બધા પ્રકાર અને અગ્નિના તો કેટલું વ્યવહારમાં અને બધા સાંપ્રદાયિકમાં બહુ એનું મહત્વ કેટલું બધું કહ્યું છે અગ્નિનું પહેલાં પહેલું એનું કહ્યું છે ખ્યાલ આવ્યો ને પાંચ મહાભૂતો છે બધા અને આ મહાભૂતોને બધું અને તન્માત્રાઓને એવું બધું કહે છે ને અગ્નિ અગ્નિ પાણી તત્વ આકાશ એ બધું કહે છે ને બહુ મુખ્ય એમાં તો ઓમ હવાને બધું અગ્નિ આવ્યું કે એટલા હોતી ચાલુ આવ્યું વેદાંતો ગયા પછી આરણ્ય કે ઋષિમુનિઓ ફરતા ફરતા એમના વિચારોમાં આવી રીતે કે શરીરને સમજવા માટે પાછું શાના માટે શરીરને સમજવા માટે અને એકલા જ વિહારો કરતા હતા જંગલોમાં અને એમને લાગે અગ્નિ તત્વો પર તેના પર ચાલ્યા જાય આકાશ તત્વો તેના પર બધા કેટલાય છે અને એ ભારતમાં છે એવું નહીં પરદેશમાં થયેલા છે પછી એ ક્યારે કે રેનાઇન્સન્સ કાર ગયો અને પછી આવ્યો એ બધા કારમાં હતા જ પણ આજેનો યુગ આખો બદલાઈ ગયો કે આ વિજ્ઞાનનો યુગ આવ્યો સમજાયું બધા કેવા થયા છે ને એટલે અહીંના આપણે કોટે કરીએ છીએ પ્લેટો ટોલસ્ટોય આ બધું બુક કોટ કરીએ છીએ આપણે એટલે પાંચ આજ્ઞા એ જ તપ આજ્ઞા એ જ ધર્મ આજ્ઞા એ જ તપ આ કોને માટે મીનાશીભાઈ મીનાશી કોને જલ્દી બોલો બોલો ને મોટેથી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એના માટે દ્રષ્ટિ પ્રાપ્ત કોણ છે કેમ કોઈ દેખ મહાત્મા એટલે તમે કોના માટે કહો છો મહાત્માઓ માટે તો પણ એવું કેમ ના હોય એટલે પ્રાપ્ત છે એને એટલે એને ઓળખતા નથી તમે પૂરેપૂરો નહીં બોલો ને પણ બોલવામાં જાય છે પૂરેપૂરો નથી ઓળખાય <laughs> પણ એટલું બોલ બોલવાનું ચાલુ કરી મજા આવશે ને મિનેશ બરાબર એવું ના થાય વ્યવહાર છે આ તો બધો વ્યવહાર તો આ બોલ માણી આવશે એટલે વ્યવહાર પડી જવાના છે તો શબ્દ બહાર નીકળ્યો એની હાથે જ બરાતાનંદ સ્વામીજી વડીલ શબ્દ બહાર આવતા જ વ્યવહારમાં પડી જવાના નહીં એ તો મને ખબર નથી ભાઈ બોલો ને તાર મોટેથી શબ્દ બહાર આવતા જ વ્યવહારમાં પડી જ જવાના એ જ વ્યવહાર કહેવાય ને તારે બીજું શું શબ્દ વગર વ્યવહાર કઈથી લાવો લાવો અને શબ્દ ના હોય તો પછી રોફ બધો રહ્યા કરે ને રોફ રહ્યા કરે લલિત સમજો હે અનુભવ નહીં શબ્દ એટલા માટે કયો હા અમે કંઈ આ અનુભવ આવ્યો છે વાણી નીકળે છે એ અનુભવ વાણી નીકળે છે શું કહ્યું આ શરીરે શીખવાડેલી પછી શું કહ્યું શીખવાડે નહીં શીખવાડેલી તમે બધું ભાષા બગાડી નાખો તમે લોકો તો ડૉક્ટર સાહેબ એવું નહીં આવું છે શરીર શીખવાડે ને આપણને હે કે લોકો બીજા બધા શીખવાડશે હમ કોઈ છોકરી બોલ ને તો આટલી મોટી થઈ મમ્મી થઈ તોય કોણ શીખવાડે બોલ જોરથી બોલ દાદાજી જોરથી બોલ કોણ તને શીખવાડે દાદાજી જીનલ જ શીખવાડે છે બરાબર શું કહ્યું જીનલ મીન શું ભૂલી ગયું નામ જીનલ જીનલ જીનલ મને શીખવાડે છે એવું છે ને હા દાદાજી તું બ્રિજને કોઈ દિવસ કહું છું એવી રીતે કઈ ગયો બ્રિજ હા પણ દાદા તમે છો તો શીખે છે હા બરોબર છે પણ બ્રિજ કોઈ દાડો શીખવાડે છે તને બહુ અને તારી મમ્મી કઈ ગઈ મમ્મી સૌથી વધારે સૌથી વધારે અને તારી પેલી જેઠાણી એને તો બધું ચૂપું હોય ઉગાડું કરી નાખ્યું જેઠાણી ને મોટી હોય કે નાની હોય દાદાજી હવે મોટી લાગે છે બહુ મોટી લાગે છે <laughs> દેરાણી એને મોટી લાગે છે દાદાજી એને એવું કર્યું છે આ લઘુ ભાવ કહેવાય એનો સમજાયું આ લઘુ ભાવ કહેવાય એટલે અંદર વિકાસ થાય છે જ દ્રષ્ટિમાં લઘુતા આવે છે વ્યવહાર દ્રષ્ટિથી હું શું નામ ભૂલી જવાય જીનલ જીનલ છું એ વેવાટર છું એમાં લઘુભાવ આવ્યો એ આંખોની દ્રષ્ટિમાં આવ્યો શું કહ્યું વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞામાં એ આજ્ઞા આખી થોડીક અંદર પછી કહેવાય થોડી થોડી ધીમે ધીમે એનું પચન થતું જતું જાય છે વ્યવહાર દ્રષ્ટિથી બરોબર તે મુખ્ય તે ગાડીની આગળ ઘોડો મૂકીએ પણ ગાડીની પાછળ મૂકીએ શું વાંધો આવે આપણને બોલો ને હું શુદ્ધાત્મા છું પહેલી આજ્ઞા આપી હોત અને કે પણ બરોબર છે પણ ખ્યાલ કરજે કે તું કનુભાઈ છું પાછો એટલે પણ કનુભાઈ કેવી રીતે સમજીશ તું તો કે વ્યવહાર દ્રષ્ટિથી છું દ્રષ્ટિ તો આપવી જ પડશે ને કારણ કે દ્રષ્ટિ જ આખા વિશ્વમાં કામ કરે છે દ્રષ્ટિ જ કામ કરે છે પણ એ દ્રષ્ટિ કામ કરે છે એટલે કંઈ એ દ્રષ્ટિ ફેરવવાની સત્તા કોની બોલો આંખોની દ્રષ્ટિ ફરેવી છે કોઈની મગનભાઈ સાહેબ બોલો અંબાબેન કઈ ગઈ આંખોની દ્રષ્ટિ ફરાવી છે દાદાએ ફેરવી આપી અને બહાર જુએ છે અને અંદર જ્યોતિ કરી શું કહ્યું અંદર જ્યોતિ એટલે કઈ તો કે ભાવ ચક્ષુ શું કહ્યું ભાવચક્ષુ આ આંખો દેખાય છે એ તો બહારનો લેન્સ છે બીજું કશું નથી પરંતુ ભાવચક્ષુ એ કરી પ્રકાશ છે એક આંખો એ પ્રકાશની બનેલું આ પરમાણુ આંખ બતાવે છે એનું આંખ બની છે આખા શરીરમાં મોટા મોટી વસ્તુ છે અને પરંતુ એ દ્રષ્ટિ ભાવ દ્રષ્ટિ ખરી પણ ભાવ દ્રષ્ટિ ક્યારે કે તમને તમારો સ્વભાવ પ્રાપ્ત કરાયા પછી એમ એમ તો ક્યાંથી થાય હમ એટલે બધી જ રીતે આપણને પૂદગલ અનાત્મભાગ અને શુદ્ધાત્મા આત્મભાગ એ બધાના આખા ગુણો નોખાઈ કરીને કેટલું સોનું અને બીજી ધાતુઓ છૂટી પાડી સ્પષ્ટ સોનું કરે તો જ સમજાયું ને એટલે આપણે વ્યવહાર દ્રષ્ટિથી હું શું નિશ્ચિત કરવા માટે કંઈ બીજા અંદર એમાં તે થાય જરૂર થાય તમારો સત્સંગનો હેતુ હશે તો એમાં ના નહીં જરાય બેનો તમે દર બુધવારે આનંદ આવે છે કે નહીં સાચું કહો ને હે તું સ્મિતા જાય છે કશું તમે બીજી છું એટલે વાંધો નહીં આ તમારી વડીલ તું વડીલ છું કે નહીં શું બોલું છું <laughs> આ લઘુ ભાવ જો આપણે મહાત્મા બધામાં છે નથી એવું નથી કહેવા માગતા અમે ખ્યાલ આવ્યો ને બહુ મજાનું છે આ એટલે આજ્ઞા ધર્મ આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા ઇઝ તપ તપ ક્યારે કે આજ્ઞા ના કરી શકાય એવી સ્થિતિમાં વ્યવહાર આવ્યો હોય અને એ વ્યવહારમાં હઈએ અને આપણેથી સહન ના થાય એવી પરિસ્થિતિ આવી જાય એ તો બહુ ગજાત જાતની આવે બારબાગની એ પરિસ્થિતિને આપણે ધીરજથી એમાં પસાર થઈ જઈએ આપણે એમ નથી કહેવા માગતા શુદ્ધાત્મા દ્રષ્ટિથી કારણ કે શુદ્ધાત્મા દ્રષ્ટિ એમ કે એવી રહેવી નથી છે ખરું પણ એટલી વિકાસ હજુ સ્વચ્છતા એને એને નિર્મળતા આવી નથી દર્શન તો નિર્મળ જ છે સ્વભાવથી નિર્મળ છે પણ એની ઉપર આવરણો છે દર્શન આવરણ સમજાવ્યું ને દર્શન આવ કે કે વ્યવહાર દ્રષ્ટિથી તું કનુભાઈ છું એ જેમ છે તેમ નથી જોઈ શકતો કનુભાઈ શું કહ્યું મને કોઈના તરફથી કડવું આવ્યું ગમે તેવો કડવો ઝેર જેવો મોટો ગુટરો મારું ઘરે જવો પડે છે તે વખતે લાગે ઓહો આવા ઝેરનું આવું કર્યું મારું આગળનું કરિયરનું આ પરિણામ મારી સામે જ આવ્યું તે વ્યક્તિ નહીં દેખાય તમને એનો અનુભવ એને કહેવાય છે અનુભવ અહીંયા થાય છે અને આ પ્રેક્ટિસ પડવી પડશે આ તો વ્યવહાર શાને માટે છે મન વચન કયા શાને માટે છે એને આ પ્રેક્ટિસ તો પડવી જ જોઈશે ને પ્રેક્ટિસ શબ્દ વાપરવો જ પડે ને સમજાયું ને પુરુષાર્થ તો બહુ મોટો શબ્દ થઈ જાય છે જાગૃતિ રાખવી પડે એ બધું આપણે આટલા વર્ષોથી પ્રગત પ્રગતિ કરી ખૂબ કરી છે દાદા હતા તેની હાજરીમાં ત્યાર પછી પણ હરીશભાઈ તો આજ્ઞા જ મુખ્ય છે આજ્ઞા જ બધું દાદાનું સ્વરૂપ છે આજ્ઞા જ એ કૈલાસપતિનું સ્વરૂપ છે આજ્ઞા જ એ યોગેશ્વર કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે અને આજ્ઞા એ જ સિમંદર સ્વામી અરિહંત પરમાત્માનું સ્વરૂપ છે બહુ સમજવાનું અને એમાં જ આપણને આપણું તત્વ જે હું શુદ્ધાત્મા છું તે એ તત્વ દ્રષ્ટિ અને આંખો આંખો એને તત્વ ના કહેવાય પરંતુ એને તત્વ સ્વરૂપે આપણે જીવતા હતા એને તત્વ સ્વરૂપે કરીને તત્વ તો અવિનાશી હોય પણ એ પૂતગલનો ગુણ આવ્યો છે શાના કારણે કે કારણોને કારણે એટલે કાર્ય આ કામ થયા કરે છે ના જોવાનું એને જોવાનું કહેતા હતા એટલે આંખોથી આવું જોવું જ પડે આ બધું એવું ના થાય શું કરે માણસ કોઈનું દરેકને અને મોટા મોટું આંખો જ નડે છે બધા પછી બધું બધું જ અંદર લશ્કર ચાલુ થઈ જાય બધા સમજાયું ને એટલે દાદાએ ખાસ કરીને વિષય અને કષાય આ બે કહ્યું કષાયથી મુક્ત થયા મહાત્મા હમ અને વિષય એટલે શું આ બધા પાંચ ઇન્દ્રિયો અને એનું બધું એના માટે સાધુઓ ત્યાગ લે છે આ બધું કરે છે બધા પરંતુ દાદા કહે છે કે આ જ્ઞાનના પહેલા જ દિવસે તમે ઇન્દ્રિયોના જીતેન્દ્રિય જીન થાવ છો જીતેન્દ્રિય જીન એટલે કે ઇન્દ્રિયો જેનાથી જીતાઈ ગઈ છે હવે ઇન્દ્રિયો કોને તાબામાં છે મન એ તો બધું આખું જગત જાણે છે સીધે સીધી વાત છે મન અને તો અજ્ઞાનીઓ જાણે છે પરદેશમાં જાણે છે બધા આ શરીરનું કંટ્રોલર મન છે કે છે સમજાયું ને એટલે જીતેન્દ્રિય કહ્યું તો કે મન જ્ઞેય થયું અને તમે જ્ઞાતા થયા દ્રશ્ય થયું દ્રષ્ટા થયા તો પાંચ ઇન્દ્રિયોના બધા વિષયોને એના ધર્મો બધા દ્રશ્યન જ્ઞાતા જ્ઞેય થયા એના જ્ઞાતા દ્રષ્ટા થયા જીતેન્દ્રજી પણ હાથમાં આવ્યું પણ મને મિનેશભાઈ સાહેબ કહે છે તે વખતે કશી ભાન નહોતું ખબર નથી એટલે દાદા વસંતભાઈ સાહેબ કહ્યું ને તમે બબે મિનિટ બોલો તમે જેટલું ફાવે એટલું કહો પણ મને કહો તમે પહેલાં આગળ શું હતા ને પછી શું છો આટલું જ એમને કહ્યું આ તો છેક સુધી કહેવાયું કેટલી વખત પ્રસંગોએ પ્રસંગે કહેવું છે વસંતભાઈ સાહેબ અને આ જ વાત આપણી આગળ મૂકી બધી હમ આટલું જ છે તો આપણે મહાત્મા તરીકે ફરજ શું આપણી બધાની કે દાદાને સાચવી જાણવા દાદા શરીરવાળા હોય તો શરીર હતા ત્યાં સુધી સેવા ને બધું બધું ઘણું બધું થયા કરતું એ વાત જુદી હતી પણ દાદાને સાચવી જાણવા એટલે શું અંબાબેન બોલ ને હા દાદા આપણામાં અંદર છે ના હોય હવે આપણે દાદા એમ પટેલને જોઈ આ વાત છે બધી મહાત્મા હોય તૈયાર થવાનું સમજ્યું ને ચાલો આપણા આપતા પુત્ર સાહેબો હરિભાઈ સાહેબ આવ્યા છે હું પણ હરીશ જ લખ્યું છે અમે તો હે લઉં છું ઉપયોગ ઉપયોગમાં છે સંકોચાયેલા એવું છે ને હા ઉપયોગમાં છે સંકળાયેલા મનોવિજ્ઞાન અને વિજ્ઞાન એકબીજાથી બંને છે છૂટા એટલે જ છે એકબીજાથી સંકળાયેલા એટલે પ્રશ્ન કરે છે એકબીજાથી સંકળાયેલા મનોવિજ્ઞાન ને વિજ્ઞાનની વાત કરે છે એના પર કંઈક પ્રકાશ જોઈએ છે એમને તો ઉપયોગમાં છે સંકળાયેલા મનોવિજ્ઞાન અને વિજ્ઞાન એ બેની વાતમાં ભેદમાં મનોવિજ્ઞાન આ જગતની એને લોકભાષામાં એ આખું મનોવિજ્ઞાન સ્વરૂપે છે પરંતુ વિજ્ઞાન શું છે એની સમજ નથી એટલે આ શરીરને તત્વમાં વિચારોમાં મનના વિચારોની બહુ સ્તરો હોય પુષ્કળ સ્તરો હોય છે એના તો અનેક અનેક અસંખ્ય સ્તરો છે મનના દરેક આપણા મનમાં વ્યક્તિમાં એ સ્તરો ઓરંગી ઓરંગીને આપણે જઈએ છીએ એકદમ તો મનના જ્ઞાની થઈ ગયા જ્ઞાતા કોઈને ના થવાય એ નથી એવું કરું અરે ટેપ રેકોર્ડ કહું શબ્દનો વ્યક્તા વક્તા નથી એટલું નથી થવું મુશ્કેલ છે તો હા એટલે વ્યવહાર વાર્તા આખા દાડા બહુ ચાલે છે બધું સમજાયું ને એટલે વિજ્ઞાન એ મનોવિજ્ઞાન કહે છે અને મન ઉપર છે અને શરીરમાં મન જ મુખ્ય છે અને મન જ આપણને ભટકાવે છે છતાંય ભટકાવે છે એવું કોઈને ખ્યાલ નથી આવતો એટલે એમાં મનોવિજ્ઞાનમાં એટલે વિચારકો બધામાં બહુ ઉતરેલા બહુ ઉતરેલા અને એમાં શરીરના વિજ્ઞાનીઓ છે બધા એમને પણ એમાં ઉતરેલા અને એને ડૉક્ટરો દવાઓને બધું ઘણું બધું થાય પહેલાં આયુર્વેદમાં થતું પહેલાં ઋષિમુનિઓ કરતાં બધા જ કરે એ તો વેદોના વખતમાં ઉપરી બધામાં પોતપોતાની દવાઓ કર્યા જ કરે મનની અને વિજ્ઞાન વિજ્ઞાન ઓરિજિનલ શબ્દ છે શું કહ્યું મનને અંગેનું વિજ્ઞાન એ ઓરિજિનલ શબ્દ નથી છતાં મન એ સર્વસ્વ આખા વિશ્વમાં અને આખા ભારતમાં એ સંચાલન કરતું મન પરંતુ મન ચાલે છે કેવી રીતે પોતાની સત્તાથી ના તે બુદ્ધિ ચલાવે છે એને કહે છે બુદ્ધિ ચલાવે છે એટલે તો પાછું બહુ મોટું વિજ્ઞાન થઈ ગયું એટલે શરીરમાં એકલું મન જ હોત તો સમજી શકો આપણે તો એને પહોંચી પણ રહોત પણ એવું નથી એટલે આપણું અંતઃકરણને આપણી ભારતની સંસ્કૃતિને એમાં બધું બહાર આવ્યું અંતઃકરણ ખાસ કરીને અંતઃકરણમાં વેદાંતમાં અને ઉપનિષદમાં બધું ઘણું બધું કહેવાયું છે સમજાયું ને પરંતુ આ જૈન દર્શનમાં મનને મુખ્ય મન વચનને કાયા ત્રણ જ કહ્યું બુદ્ધિચિત્તને અહંકાર છે જોડે પણ આ ત્રણ એક જ કહ્યું આવું એટલે મન જ મુખ્ય છે એમ મુખ્ય પણ એ મન મુખ્ય છે એવું મન ઉપર જવું સહેલું નથી કોઈનાથી પણ નહીં એ કોને કે મનથી આપણને મુક્ત કરાવે વાચાથી આપણને મુક્ત કરાવી શકે અને વર્તનથી વ્યવહારથી વર્તનના વ્યવહારમાં આપણને મુક્ત કરાવી શકે ત્યારે એવા પુરુષ હોય સમર્થ પુરુષ એ સમર્થ પુરુષ હોય પુરુષ એટલે અર્થે લોકો બધા બોડીને સમજે છે ના એ જીવતા વિજ્ઞાનને કહે છે શું કહ્યું જીવતું વિજ્ઞાન જીવતું વિજ્ઞાન જીવતા શરીર વગર કેમ કરીને હોય એટલે એ શરીર એટલે એ મહાસમર્થ શરીર હોય મહાસમર્થ એટલે બધા મનુષ્યના શરીરોમાં સારા ભારતમાં શું કે બધે જ આખા વિશ્વમાં બધે એમાંનું એક મહાસમર્થ મહાસમર્થ એટલે સામાન્યપણે આપણે શક્તિશાળી સમજીએ શું કહ્યું પરંતુ એટલું એમનું સામર્થ્ય હોય છે શક્તિ એટલી બધી વ્યક્ત હોય છે એમની એ સિદ્ધિ સ્વરૂપે હોય છે સિદ્ધિ અને વ્યવહારમાં એમનાથી આ આજ્ઞા પાચનથી આપણે બધાને થયા કરે તો વૃદ્ધિ એ તો વૃદ્ધિ બધામાં હોઈ શકે ઋષિ મુનિઓ સંન્યાસીઓ બધા હોય ને જેણે જેણે જેટલું કસોટીઓ મહેનતો કરી હોય ને એનું ફળ મળ્યા વગર રહે જ નહીં મહેનતનું ફળ અને શરીરને કષ્ટ આપે આ તે બધું મળે જ ફળ કંઈ જશે પણ જેવું એને નિસ્વાર્થ ભાવે એને તટસ્થ ભાવે એનાથી જેટલી મહેનત એટલા જ ભાગનું ફળ હોય ને એમાં કંઈ બળ હોય એને એટલે એને વૃદ્ધિ કહેવામાં આવે છે આ સિદ્ધિ અને વૃદ્ધિ એનો બહુ તફાવત છે અને વ્યવહારમાં તો સિદ્ધિ સ્વરૂપે લે છે સંધિ મુનિ બધા ઘણા કોઈ પણ કહે પણ સિદ્ધિ શબ્દ ગમે તેમ નહીં વાપરી શકાય સિદ્ધિ શબ્દ જેમને સિદ્ધ ભગવંતોનું સિદ્ધ સ્વરૂપ બીજ સ્વરૂપે પ્રસ્થાપિત થયું છે આખું પ્રતિષ્ઠિત થઈ ગયું છે અને પ્રસ્થાપિત થઈ ગયું એ લોકો એમનો પાસે જ હોઈએ અને એ બધા કેવા હોય કે આજ્ઞા ધર્મના સામર્થ્યથી હોય આજ્ઞા ધર્મ એટલે શું છે કે જે સમર્થ પુરુષથી તમને આજે મુક્ત કરાયા એ સમર્થ પુરુષ તમને કહે કે હવે તમે અમે જે બધામાંથી નીકળીને આવ્યા છીએ તમે નીકળ્યા નથી એટલે તમારે આટલું આ પાંચ સમજણ આપું છું એનાથી તમે બધું બાતું હિસાબ તમારું જીવન જીવી જાઓ એટલે આજ્ઞાને એક બહુ પૂરતી કહ્યું એટલે આ તમને મૂકાઈ અને એમાં જવાબદારી શું કરાઈ એનું બધું ડિરેક્ટનું છે આ અને આ નથી તો પણ હાજર છે નથી તો પણ એને જવાબદારી કહેવાય શું કહેવાય પણ એ તો કે હવે અમે કોણ કરવા ગયું હતું એ તો આપણે દુનિયાદારીની ભાષામાં લોક લોકભાષામાં લોકસંજ્ઞાથી આવે ચાલ્યા જ કરવાનું કોને જોયું કોઈ કોઈ કોણ બધું ઘણું ચાલ્યા કરે એમાં સ્વાદ આવવો જોઈએ જે સ્વાદ આવે બહુ થઈ ગયું દાદા કહે છે એક જેને સ્વાદ આવ્યો કલ્યાણ થઈ ગયું એનું એટલે એમાં કરનારો નથી રહ્યો સ્વાદ આવતા મને સ્વાદ આવે એવું એ નથી રહ્યો બે એકબીજાને એક થઈ જાય છે સમજાયું ને એટલે મનોવિજ્ઞાન ને વિજ્ઞાનમાં વિજ્ઞાન શબ્દ મુખ્ય છે વિજ્ઞાન એટલે વ્યવહારમાં બધા વ્યવહારોમાં રહીને પણ એ સંયમ પર્યાય એટલે સાધુઓનો પર્યાય હોય કે સંસારીનો હોય એમાં એવા સમર્થ પુરુષ હોય કે સંસારના બધા સ્વરૂપો પાસાઓ બધાને સારી રીતે સમજી અને એનો સાર કાઢીને પછી એમાં સત્વ લઈ અને પોતે કોણ આ એની શોધ છે બધા બધાને શોધ હોય પોતાની તો પોતાને જ ખોર્યા કરે નિરંતર એ શું ખોરે છે તો કે આવા બધા વિજ્ઞાનોના પ્રયોગોથી ખોરી રહ્યો છે તો મૂળ વિજ્ઞાન કોને કહ્યું કે એવો મહાસમર્થ પુરુષ હોય એ જીવતું વિજ્ઞાન એને મૂળ વિજ્ઞાન કહ્યું અને આજ્ઞા ધર્મમાં આ જ વસ્તુ છે આખી આજ્ઞા ધર્મ એ આખું એમાં વ્યવહાર એટલે કે રિલેટિવ મટીરિયલ બોડી અને સોલ જેને બધા આજે પરદેશની વાત જવા દઈએ બધું પણ સોલ તો બધા કોમન થઈ ગયો આખા વર્લ્ડમાં આ શબ્દ એમાં એ બે સાથે છે એ બે સાથેનું આખું એકબીજાનું ઇન્ટર રિલેટેડ પણ ઓરિજિનલ વિજ્ઞાન કોર્ટોમાં પણ હાઈકોર્ટમાં કહે છે ઓરિજિનલ સાઇડ હોય છે અને ઓરિજિનલ જે કંઈક લોગલ લીગ લો જાણતા હોય એ લોકો જાણતા હશે સમજાયું ને ઓરિજિનલ સાઇડ કહે છે ઓરિજિનલ સાઇડ એટલે કાયદા બેઝિક એમાં કાયદો જ હોય અને પછી એ સિવાયની બધી સાઈડમાં પછી ફેક્ટ્સ આવે કાયદા માણસોનો કોર્ટો છે ને બધી આવતો એટલે અહીંયા આગળ આ વિજ્ઞાન શબ્દ બહુ સમજવા જેવો છે આજ્ઞાધર્મ એ જ આપણું જીવંતપણે હોય એ આજ્ઞાધર્મ અંદર જીવાતું જતું જાય અને ના થાય એમાં તપ આવે તો પણ આપણે તપમાં બને તેટલા સ્થિર રહેવાનો પ્રયત્ન કરવો છતાં બોલી જેવા હાર જાય કોઈ કે તમને શું થયું છે આમ કોઈ પૂછે ખરા ના કંઈ નહીં આમ ધીમે આમ ધીમે એને કહી દેવાનું બધું એટલે નાટક છે આફ્ટર ઓલ બધું જ નાટક છે એટલે એવું વ્યવહારમાં કરવું જ પડે નહીં તો ઢીલા પોચા દેખે અરે આ જ્ઞાન લીધે ઢીલા કેમ ના થઈ ગયા કે છે કે સુરેશભાઈ બધા પણ દાદા કહે છે આ શરીર બધું લઈને આવ્યું છે જ્ઞાનીને કોઈ પાછા મોટો ભડાકો કરે ને એટમ બોમ્બનો તો આમ થઈ જાય માય ભગવાન કાનમાં બરું એ આગળનો ત્રિપૃષ્ઠ નારાયણ કેવા ત્રિપૃષ્ઠ નારાયણ પહેલાં પહેલાં વાસુદેવનો જન્મ હતો ત્યારે એમની અજાગૃતિથી એમના સંગીતકારોના થી એમનું નિંદ્રામાં ભંગ પડવાથી અને પછી મંત્રીને કહી દે હે શું કરે આગળ હે ને એમ કરશે મારા કાનના બધું દખલ કરે છે એના કાનમાં શિશુ પીડી દો શિશુ કે છે ગરમ પીડી નાખે છે પણ એમને અજાગ્રત નીકળી ગયું પાવરફુલ બહુ નારાયણ કહેવાય નીકળી ગયું અને પછી થોડુંક પછી ખ્યાલ અરે આટલું મોટું કહેવાયું પણ આ તો મોટા નારાયણ સ્વરૂપ કહેવાય વાસુદેવ અને મંત્રી પર ગયું એટલે તરત જ લઈ જાઓ એને જલ્દી જાઓ લઈ જાઓ અને વાર લાગે એને પણ એટલા એમાં તો સારો એવો ટાઈમ નીકળી ગયો અને પછી એમને વિચાર આવે છે અરે આટલી મોટી એવું ભૂલ કરી તો કે ઉભારો ઉભારો પહેલાં બોલાવો કે એને બંધ રાખો કે છે તો કે સાહેબ એ તો થઈ ગયું <laughs> પસ્તાવા પછી થાય છે એમને નારાયણ છે ને પસ્તાવ થાય છે એ માહિર ભગવાનના અવતારમાં આવ્યો નવ વાસુદેવ થાય છે છેલ્લા કૃષ્ણ ભગવાન છે આ માહિર ભગવાનના સમયમાં પેલા બરુ અને એ જ નિમિત્ત નિમિત્ત કોઈ જુદા જુદા સ્વરૂપે હોય છે પેલો સાદા ગવૈયો વાજિંત્રકાર હતા અને અહીંયા આગળ આ ગોવાળીઓ આવ્યો હમ એને આ એટલે બધા કથાઓ તો બધી બહુ છે પણ કથાઓમાં મર્મ હોય છે સમજાયું ને એ માર્મિક પુરુષ હોય એમાંથી બધું જ નીકળે એમને કથાઓ શાસ્ત્રો વાંચવા જવું ના પડે સમજ્યા કે નહીં હા અમે તો પાંચ હજાર વર્ષનું કૃષ્ણ ભગવાનનું ગમે તેવો પ્રસંગ હોય ને બધું કંઈ પણ અમે કંઈક વાંચ્યું ના હોય એનું નહીં ભાગવત શું કે ગીતા આજે એક શ્લોક બોલતા નથી આવડતો એટલું આવડે છે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા બસ મોહ નાશ પામ્યો અને હું ભૂલી ગયો હતો મને જ તે મને લાભ પ્રાપ્ત થઈ ગયું સ્મૃતિ હા અને સ્મૃતિ કેવી રીતે થઈ કે આ બોલતાને હું સાંભળતો થયો શું કહ્યું એટલે શ્રુતિમાં પ્રવેશ પામ્યો શું કહે છે અને સ્મૃતિ ને શ્રુતિમાં તો શાસ્ત્રોમાં એટલું બધું મોટું લખાયું છે પુષ્કર લખાયું છે કવિઓ લેખકો બધા બહુ પુષ્કર બહુ વિચાર થયા છે શ્રુતિ અને સ્મૃતિ આપ સમજે ને ચાલો મહાત્મા આ તો આનો ઠેકાણો આનો છેડો ક્યાં આવે આપણે પણ આટલો કલાક માટે ભેગો થવાનો વખત ભલે છે આપણે આપણી જાતને હે લાય લાય લાય શું છે આપણે વિજ્ઞાન બહુ બહુ એનો તો ઘણું બધું ચર્ચા થાય વિજ્ઞાન શબ્દ આત્માને લાગુ પડે છે એને મૌલિક વિજ્ઞાન કહેવાય અને એ સિવાયના બધા વિજ્ઞાનો શરીરને આને લગતા હોય મને શરીરને લગતું છે અને એ તો બધું બધા જ જાણે છે એ બધા વિજ્ઞાનો એના એના આધારે બધા નીકળે એ હોય તો આ વિજ્ઞાનો હોય નહીં તો ના હોય એમ કહું છું એવું છે અને મહાત્માઓ માટે આ વિજ્ઞાન છે કે મન જ્ઞેય થઈ ગયું હું એનો જ્ઞાતા મન દ્રશ્ય એના વિચારો આ બધા દ્રશ્ય દ્રષ્ટા સમજાયું ને એ એ વિજ્ઞાનમાં પ્રવેશ પામ્યા અને વિજ્ઞાન સ્વરૂપે એમને થઈ જાય એટલા માટે દાદાએ છેલ્લામાં એટી સેવનમાં નાના નાલંદામાં મનુભાઈ સાહેબના ઘરે બધાને કહ્યું ખેસીભાઈ દાદા આપ જાઓ છો તો અમારે બધાને અમારે શું આધાર રહે તો સારું ચાલો બોલો તે રૂમમાં હતા તબિયત બીમાર હતી પણ આયા બહાર આ બેઠ સારું ચાલો બધા આંખો બંધ કરી દો અને એમને પોતે પોતાનો પગ જમણો લઈ અંગૂઠો પોતાને મૂક્યો આમ કરીને અને કહું જો હું આ કરું છું અમારું જેવું જોઈ લો પહેલાં અને તમે બધા આંખો બંધ કરીને એ જ પ્રમાણે તમે કરવાનું બોલાવો છો એ પ્રમાણે બોલજો એટલે એવી રીતે કરીને પોતાને જ હું વિજ્ઞાન સ્વરૂપ છું શું કહ્યું બોલાય એવું પાંચ વખત દાદા બોલ્યા આવું બોલાયું જાઓ તમે આટલું જ અમારે કહેલું તમે કરશો તો તમને સાક્ષાત દેખાશે અને તમે તમને દૂરી નહીં લાગે તમને ટૂંકામાં એમને તે વખતે કહ્યું તે શું અમે હતા જ તે વખતે ખિસ્સીભાઈને કે આ થઈ ગયું હું વિજ્ઞાન સ્વરૂપ છું આંખો બંધ કરીને મહાત્માઓ આનો પ્રયોગ કરવો હોય તો જોજે કરજો તમે પણ આ ધમાલિયામાં બહુ જળબળ ના થાય વ્યવસ્થિત બધું શાંત હોય બધા સુઈ ગયેલો અને એવું એટલે એને બ્રહ્મ મુહૂર્ત એટલા માટે કહેલું કે કરજો આખો બંધ કરીને કરશો ને પાંચ વખત પછી ઘણાને એવું થાય છે કે બોલ બોલ કર્યા કરે ના એમાં એવું નથી આ <laughs> હજુ કશું તો આ તો તમને મૂક્યા કે તમે આમ આમ કરે રસ ધીમે ધીમે તમને ઉકળતું જશે વિજ્ઞાન આખું કયું વિજ્ઞાન કે આ શરીર છે તે શરીર ઓળખાતું જતું જશે બધી જ રીતે અંતરથી ને બહારથી અને અંતરની ઓળખાણ પડે એને સાચા ઓળખાણ કહેવાશે શું કહ્યું શરીરના અંદરના આપણા ઓળખાણ આપણને દરેકને પડ્યા એ જ સાચું ઓળખાણ પડ્યું કહેવાશે અને ત્યાર પછી જ બહારમાં તમને આવશે ધીમે ધીમે એકદમ નહીં આવી શકે એકદમ એટલા માટે તો બધા ઋષિ મુનિઓ બધા પાંચે ઇન્દ્રિયોને જીતવા ગયેલા કોઈ નથી જીતી કોઈ નથી જીતી શક્યું સમજ્યું એમાં ક્યારે જેમ તેમ ચાર ઇન્દ્રિય જીતે કંઈક બાકી રહ્યું હોય ને તે તલાવ બધું બંધાયું હોય એક બાજુ તૂટી પડે તો પાછું બધું બહાર નીકળી જાય આવું છે આ તો એના વર્ણનો બહુ થાય એવા નથી પરંતુ આ તમે અસર કઈથી ઉઠાવી લાયા કોને આપ્યું તમને હે હા હા તો કોઈને કોઈ મહાત્માનું છે જો આ દાદાનો એક આ જૂનો છે બહુ વખતનો ના બહુ વખત એટલે આ તો ખેસી આ પછીનો છે કારણ કે જે બહાર થાય છે એ સાબિતી કહું તમને આ દાદાનો એ તો બરાબર છે એ તો બધે હોય આ દરેક પર છે તો શું તમને હે પછી આ ખીસી બીનો સમય લાગે છે પવાઈનો લાગે છે પવાઈ બાજુ ગયેલા ત્યારે પવાઈ છે ને આપણા છોટા સૈદા હતા અને ખિસ્સીભાઈ લઈ ગયા હતા બધાને પવૈ લેક છે ને બોમ્બેમાં ત્યાં આગળ ઘરા ગયા હતા બધા ભેગા થયા હતા અને આખા દાડાનું હતું એમાં એક પાછળ લો દાદાજી જય સર દાદાજી હા બોલો બસ હવે આપણે પતી ગયું વિજ્ઞાન તો બહુ મોટું ચર્ચા માગશે પછી બેસીશું આપણે એકલા મળવા દાદાજી એક સેકન્ડ એક સેકન્ડ છે હું કરું કરું હા બોલ ભાઈ એક શબ્દ એક પૂછ્યું કે દાદાજી જે અંગૂઠો કયો શું કહ્યું દાદા જે વિજ્ઞાન સ્વરૂપમાં જે પગનો અંગૂઠો કહ્યો તો અંગૂઠાને જે જે છે એનું કેમ પ્રાધાન્ય છે બીજું એનો મતલબ એ છે એનું રહસ્ય એ છે કે શું કહ્યું તમને નામ કનુ કનુભાઈ હું કનુ છું ને કનુઓ નહીં કનુ હા હું કનુ છું તે અંદર પ્રજ્ઞા શુદ્ધ દાદા ભગવાન છે શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન એનો હું જ અંદર શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાનનો હવે શિષ્ય છું અને એ રીતે આ અક્કાનું શિષ્ય ભાવે અમારા અંદરના દાદા ભગવાનને આવી કરી કરે છે અને એવી રીતે એટલે અંગૂઠો એને એટલા માટે કહેલું તમને એટલે લઘુભાવ આવે એટલા માટે શું કહ્યું લઘુભાવ પણ જો બરોબર જો એને જરાક થોડીક જ ભૂલ થઈ ને તો માથામાં ચડી જાય એટલે કહેલું આ પ્રયોગ આપ્યો છે તો મેં બધા થોડા જોયેલા એવા કે પ્રયોગ એટલે એને એવું કરાયું નથી એ આ તો પહેલાં એમને પૂછ્યું હતું એ પ્રમાણે હોય દવા જ્યારે નીકળી તો દવા આપી આ તો અને બધાને થાય ને દાદા તમે જશો તમારું શું <laughs> જ કરે ના સમજાયું હા ચાલો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હવે પછી પૂજ્ય દાદાજીનો સત્સંગ સોમવારે સુરેશભાઈ સવારના નવ થી દસ રહેશે અને આ અઠવાડિયાના કાર્યક્રમ આ મુજબ છે શનિવારની પ્રાતવિધિ દાદા આલય ખાતે સવારના સાડા છ વાગે અને રવિવારે એક તારીખે મહાત્મા જિજ્ઞાસાબેન ઉમેશભાઈ પટેલ પરિવાર તરફથી એમના ઘરે સાંજના પાંચથી સાત સ્વરૂપ કીર્તન ભક્તિ અને આપતા પુત્રોના સત્સંગનું આયોજન છે એકસો પંચ્યાસી સિદ્ધાર્થ બંગલો અમિતનગર સર્કલ પાસે છે મહાત્માઓ ખાસ તેનું ધ્યાન રાખજો આજના પ્રસાદીના નિમંત્રકો છે હેતલબેન જેસી પટેલ અમદાવાદ ઉમેશભાઈ જિજ્ઞાસાબેન પટેલ નર્મદાબેન રામદાસભાઈ ભગત સંજુભાઈ પી મહેતા એમના બર્થડે નિમિત્તે ક્રીનાબેન રાકેશભાઈ સોની અને કેબી પટેલ એમના સન ભાવિકભાઈના બર્થડે નિમિત્તે આજના પ્રસાદીનું આયોજન કર્યું છે સુરેશભાઈ જય સચિદ અરે હરીશભાઈ હા દાદાજી એમને સુરેશભાઈ એક પૂછ્યું છેલ્લું પણ બહુ ગંભીર છે વાત તો કે કહે છે કે નમો વિતરાગાય કનુ દાદાજી કૃપા છેલ્લું અવલંબન છે સમજાવવા કૃપા કરશો કૃપા છેલ્લું અવલંબન છે અને આ વાત તો આપણને જેમને આ મૂળ તત્વદ્રષ્ટિ પ્રાપ્ત છે અને વ્યવહાર દ્રષ્ટિ એ આજ્ઞામાં મુકાઈ ગઈ છે એમાં આ કૃપા બહુ કામ કરે છે કૃપા કૃપા એટલે અનન્ય ભાવ જ્ઞાની પ્રત્યેનો શું કહ્યું અને જેને જેવો અનન્ય ભાવ રહે એને કૃપાનું વહન મળ્યા કરે છે અને કૃપાનું વહન જે થાય છે ને એ એક બહુ દિવ્ય વહન છે એટલે એ કોઈ એનો અનુભવ ના કરી શકે પરંતુ એનો સ્વાદ આવે દરેકને ખબર પડે કંઈક છે શું આ ઇસ્લામમાં એને દુઆ કહે છે જુઓ તમે દુઆ કહે છે શબ્દ શું અને આપણા ક્રિશ્ચિયાનિટીમાં એને ગ્રેસ શબ્દ વાપરે છે ગ્રેસ શબ્દ જ્યાં જ્યાં દરેક ભાષાના પ્રયોગ હોય દરેકને એટલે કોમન છે પરંતુ કૃપા શબ્દ ઓરિજિનલ જેમ વિજ્ઞાન મૌલિક સ્વરૂપે આત્માને લાગુ પડે છે તેવી રીતે એ કૃપા શબ્દ એક લીવન જીવંત જીવતું આઈડોલ છે બોડી શું કહ્યું એટલે લાઈવ આઈડોલ કહે છે એવું હોય તો એમાંથી સહેજ અસહેજ જેફલો બહાર આવે અને જેને એ પ્રાપ્ત થયું અને જો એમની પ્રત્યે આટલું રહ્યું એમને તો એ ડિરેક્ટ એમને પ્રાપ્ત થાય છે અને એનાથી એમનો વ્યવહાર બધો સરખો સરળ થતો થતો જાય છે કૃપા પણ બહુ મોટું છે એ તો કૃપા બધું જ સમજાયું ને અને એ દાદાની જીવંત આઈડોલ સ્વરૂપની સ્થિતિનું જ્ઞાની પુરુષની જીવંત આઇડોલ સ્વરૂપ સ્થિતિનું એ કૃપાનું સીધું ફળ આપણને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે સ્વરૂપ જ્ઞાન એ જે જ્ઞાનથી એ રહે છે પોતે શરીર છે છતાં પણ શરીર સાથે એ કૃપાનું ફળ પ્રાપ્ત થાય પ્રાપ્ત થયા પછી એ કૃપા એમને શાબ્દિક સ્વરૂપમાં મૂકવા માટે આપી છે તે પાંચ વાજ્ઞાથી આપી છે પાંચ આજ્ઞા હમ એ એમને મૂક્યું કારણ કે કૃપા તો આપવા લેવા જેવી ચીજ જ નથી ને તો આ મૂકાઈ આજ્ઞા આજ્ઞાધર્મમાં આખું પોતે પોતે જ મૂકાઈ ગયા પોતે જ મૂકી ગયા સાહેબ બાકી કૃપા કોને કોને એનો અનુભવ કોને કે થાય અને બધા મહાત્માઓમાં કોઈને છે દરેકને પોતપોતાના અંશો હોય ના હોય એવું બને નહીં અહીંયા આગળ દાદા ભગવાનનું સ્વરૂપ આપણે વધારે સમજાય શું એટલે કૃપા ઓરિજિનલ પુરુષને જ કહેવાય છે એ બધું અને ઓરિજિનલ પુરુષમાં જો લિંકમાં એવું ઓરિજિ ઓરિજિનલ સ્વરૂપ જેટલું ને જેવું હોય ને જેના અનુભવમાં આવ્યું હોય એના માટે હોય સમજાયું ને અને એ ડિરેક્ટનેસમાં તો ડિરેક્ટનેસ હોય પરંતુ એટલું સહેલાઈથી આવતું નથી બહાર એટલે પછી બહાર આવે ત્યાર પછી પકડી લે બધા વસંતભાઈ જેવા પકડી લે બધા હે ચાલો સચ્ચિદાનંદ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો दादा भगवान ना असीम जय जयकार हो दा दादा भगवान ना असीम जय जयकार हो દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા હો દાદા ભગવાનના અસીમ જય